એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ઓહો માહી બેન આવ્યા છે સાંભળો સાંભળો આજે હું તમને હર્ષદ ત્રિવેદીની વાર્તા કહીશો ને ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે શેઠ કાકાની ફાંદ એક હતા શેઠ કાકા ગામમાં એની દુકાન ચાલે તેલ ઘી મીઠું મરચું બિસ્કીટ ચોકલેટ એવું તો ઘણું બધું રાખે ને વેપાર કરે શેઠ કાકા હો એમની દુકાનેથી જે માગો તે બધું મળે એવી મોટી દુકાન હતી આખું ગામ એમને શેઠ કાકા જ કે હો ભાઈ આ શેઠ કાકાની ફાંદ બહુ મોટી હો પેટ બહુ મોટું તેઓ ધોતિયા ઉપર પહેરણ પહેરે અને એની ઉપર જબ્બર મોટો કોટ પહેરે પાછા માથા ઉપર ટોપી પહેરે બોલો કોટના ખિસ્સાના તો પાર જ નહીં ને ત્રણ ખિસ્સા અંદર ને ચાર ખિસ્સા બહાર ચોર ખિસ્સું તો વળી જુદું હો છાનું માનું કોઈને ખબર ન પડે એવું ખિસ્સું રાખતા એ તો કોટમાં શેઠ કાકા હંમેશા ઉતાવળે ઉતાવળે ચાલે ધીમે ચાલવું એમને ફાવે નહીં એ ઝડપથી ચાલતા જતા હોય ત્યારે બાળકોને એમની ઉછળતી ફાંદ જોવાની બહુ મજા આવે ફાંદ ઊંચી નીચી થાય શેઠ કાકાની શેઠ કાકા આગળ ને પાછળ બાળકોની મોટી ફોજ ગીત ગાય ને તાળીઓ પાડે હો ભાઈ શેઠ કાકા ગુસ્સે થાય તો એ ગાય ફાંદવાળા કાકા જાય ફાંદવાળા કાકા જાય દુકાને જઈને લાંબા થાય દુકાને જઈને લાંબા થાય <laughs> શેઠ કાકા દુકાને જઈને ગાદી ઉપર લાંબા થઈને આડા પડે એમને ખાસ કંઈ કામકાજ કરવાનું ન હોય એમને એક દીકરો એનું નામ મનસુખ એ શેઠ કાકા જેવો જાડિયો નહોતો હોશિયાર પણ ખૂબ હતો મનસુખ વેપારમાં ધ્યાન આપે એટલે શેઠ કાકાને કોઈ વાતની ચિંતા નહીં હો ભાઈ મનસુખ વેપાર કરે અને રોજ સાંજે શેઠ કાકા ખિસ્સામાં રૂપિયા ભરીને ચાલતા થાય એ ઘેર જવા માટે જેવા દુકાનમાંથી નીકળે કે તરત જ આ માહી ને જયજીત ને નિકુંજ ઉર્વી મેઘા અને નયનની ટોળકી રાહ જોઈને જ બેઠી ગયો છોકરાઓની ટોળકી શેઠ કાકાની પાછળ પાછળ ચાલવાનું અને ગીત ગાવાનું ફાંદવાળા કાકા જાય ઘરે જઈને લાંબા થાય ફાંદવાળા કાકા જાય ઘરે જઈને લાંબા થાય <laughs> આવું આવું રોજ ચાલે હો શેઠ કાકા ગુસ્સે થયા વિના રહે નહીં છોકરાઓને તો એટલું જ જોઈતું હોય કે ક્યારે કાકા ગુસ્સે થાય ને અમારી પાછળ દોડે ત્યારે લથબથ લથબથ થતી ફાંદ જોવાની કેવી મજા આવે ઊંચી ઊંચી કોઈ વાર તો આ ટોળકીનું ગીત શરૂ થાય એ પહેલા જ કાકા ગુસ્સે થઈ ગયા હોય હો ભાઈ મોટા ડોળા કાઢીને કે ઘેર જાઓ બધા છાનામાના નહીં તારે એકાદ બે લગાવી દઈશ ઉપાડીને એમ કહીને હાથ ઉગામે કેટલાકને તો બીક લાગે એટલે દૂર દોડી જાય હો પણ એમની આખી એ ફોજમાં આ જયજીતભાઈ છે ને એ બહુ બહાદુર હતા હો એમને ક્યારેય શેઠ કાકાની બીક ન લાગે એક વખત તો એ હિંમત કરીને શેઠ કાકાની ફાંદ ઉપર હાથ પણ ફેરવી આવ્યા હતા બોલો આ શેઠ કાકા દરરોજ ઘેરથી દુકાને ને દુકાનેથી ઘેર જાય રોજ પેલું ગીત ગવાય રોજ શેઠ કાકા ગાંડા હાથીની જેમ છોકરાઓની પાછળ દોડે એકેય છોકરું પકડાય નહીં આવું આવું રોજ ચાલ્યા કરે હો ભાઈ બિચારા શેઠ કાકા તો મૂંઝાઈ ગયા શું કરવું આ બધાનું આ છોકરાઓ તો રોજ ને રોજ વધારે હેરાન કરે છે મનસુખને ખબર પડી ગઈ કે આ છોકરા શેઠ કાકાને ખૂબ પજવે છે મનસુખ હતો ને શેઠ કાકાનો દીકરો એને ખબર પડી ગઈ એટલે એણે એક સરસ મજાનો વિચાર બતાવ્યો હો શેઠ કાકાને શેઠ કાકા તો ખુશ થઈ ગયા હો ભાઈ બીજે દિવસે શેઠ કેકાએ આ દુકાનેથી ઘેર જતી વખતે ખિસ્સામાં થોડી ચોકલેટ ભરી લીધી જેવા દુકાનમાંથી બહાર નીકળ્યા કે આ જયજીતભાઈ ને માહી ને એમના બધા ભાઈબંધો તૈયાર જ બેઠા હતા સૌ શેઠ કાકાની પાછળ પાછળ ચાલવા લાગ્યા ઓ છાના માના અને પછી ગાવાનું શરૂ કર્યું ફાંદવાળા કાકા જાય દુકાનેથી ઘરે જાય ઘરે જઈને લાંબો થાય <laughs> ફાંદવાળા કાકા જાય બોલો લો પાછું શરૂ કર્યું છોકરાઓએ તો બધાના મનમાં એમ જ કે હમણાં શેઠ કાકા ગુસ્સે થશે અને પાછળ દોડશે પણ આજે એવું કંઈ ન બન્યું શેઠ કાકા ગુસ્સે તો ન થયા પણ ઉભા રહીને બધાની સામે પોતાના લાંબા દાંત બતાવીને હસવા લાગ્યા બોલે ઈ કરીને પછી કે ઊભા રહો ઊભા રહો હું તમને બધાને કંઈક આપું લો બોલો શેઠ કાકા તો ગુસ્સે ના થયા અને કે છે કે હું તમને કંઈક આપું એમ કહીને એક પછી એક એમ બધાને ચોકલેટ આપી બાળકોને તો બીજું જોઈએ શું બધા આનંદમાં આવી ગયા આવું દરરોજ બનવા લાગ્યું શેઠ કાકા સૌને હસતા હસતા ચોકલેટ આપે બાળકો ખાય ને ખુશ ખુશ થાય હો અને રોજ નવા ગીતો ગાય બાળકો કેવા ગાય ખબર છે શેઠ કાકા સારા છે હા ભાઈ હા શેઠ કાકા સારા છે હા ભાઈ હા ચોકલેટ આપનારા છે તો છોકરાઓ કે હા ભાઈ હા <laughs> તો લો શેઠ કાકા તો ગુસ્સે થવાનું માંડી વાળી અને છોકરાઓને ચોકલેટ આપવા માંડ્યા તો શેઠ કાકા બધાને ગમવા લાગ્યા અને પછી તો છોકરાઓ એમની મજાક કરવાનું બંધ કરી દીધું હો તો ભાઈ મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે સૂઈ જાઓ